એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આણંદ જિલ્લાના સરસ્વતી નગર પ્રાથમિક શાળાના બાળકો વાર્તા સાંભળે છે વાહ ભાઈ વાહ અને તમને બધાને તો તમારા સાહેબ રોજ વાર્તા સંભળાવે છે કા ભાઈ વાહ વાહ વાહ આવો આવો મારા ટાબરી આવો આજે તો આ શાળાના કાવ્યાબેન વાર્તા સાંભળે છે મહેશ છે પ્રદીપ ને કોમલ ને કાજલ સોહમ ને નિજામ આ વિરાજ યુવરાજ નિલેશ સાહેબ સાથે વાર્તા સાંભળે છે વાહ ભાઈ વાહ નિલેશ સાહેબ તમને રોજ વાર્તા સંભળાવે છે એને સાંભળો સાંભળો બાળ દોસ્તો આજે હું તમારે બધા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું હો તમે તમારા બીજા ભાઈબંધ ને બેનપણીને કહેજો પાછા ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે શિયાળનો લાંબો પડછાયો એક હતું શિયાળ એક દિવસ એ તો ડુંગર ઉપર ફરતું હતું હો ઊંચા ઊંચા ડુંગર ઉપર અને ડુંગર પાછળ સુરત દાદા આથમતા હતા એટલે સાંજ પડવા આવી હતી શિયાળે સૂરજ દાદાની સામે જોયું એટલે એને તો થયું અરે અરે આ તો સાંજ પડી ગઈ માટે મારે હવે ઘરે જવું જોઈએ મારી મા બિચારી રાહ જોતી હશે શિયાળ તો ડુંગર ઉપરથી નીચે ઉતરવા લાગ્યું સુરત દાદા શિયાળની પાછળ હતા એટલે શિયાળનો પડછાયો તો ઘણો લાંબો લાંબો પડતો હતો ભાઈ પડછાયો હોય ને હા શિયાળે પોતાના પડછાયા સામે જોયું અને એને તો થયું અરે વાહ મારો પડછાયો આવડો મોટો આટલો લાંબો આખા જંગલમાં આટલું લાંબુ અને આટલું મોટું તો બીજું એકય પ્રાણી નહીં હોય ભાઈ આખા એ જંગલમાં સૌથી મોટો તો હું છું જુઓ આ સૌથી લાંબો હું સૌથી વધુ તાકાત વાળો છું આ જુઓ ને મારો પડછાયો કેટલો લાંબો ને મોટો છે લો બોલો શિયાળે તો પોતાનો પડછાયો જોઈને આવું વિચાર્યું હો ભાઈ વળી આ શિયાળ ધ્યાનથી પડછાયો જોવા લાગ્યો અને એ તો મનોમન ફૂલાણો જંગલનો રાજા સિંહ પણ મારી આગળ તો ગલુડિયું લાગે ગલુડિયું આ ગલુડિયા જેવો સિંહ જંગલનો રાજા હોય એ કઈ સારું કહેવાય એટલે હવે હું સિંહ સાથે લડાઈ કરીશ અને આ જંગલનો રાજા હું જ બનીશ અને સિંહને તો ધૂળ ચાટતો કરી દઈશ ધૂળ ચાટતો આ જુઓ ને મારો પડછાયો આટલો મોટો છે તો હું કેવડો મોટો હોઈશ શિયાળે તો આવું વિચાર્યું હો ભાઈ સારું થયું આજે મેં મારો પડછાયો જોયો નહીતર મને મારી તાકાતની ખબર જ કેમ પડત શિયાળ તો ફૂલાણો શિયાળ પોતાનો પડછાયો જોઈને આમ વિચારતો હતો ત્યાં તો સામેથી એક સિંહ આવ્યો સાચમ સાચ મા પણ સિંહનું પેટ ભરેલું હતું હો એ કાંઈ ભૂખ્યો નહોતો એટલે એ તો શિયાળનો શિકાર કર્યા વગર પોતાના રસ્તે ચાલતો થયો ત્યાં તો શિયાળની છાતી ફૂલાણી અને એ તો હરખાયો અને રોફથી બોલ્યો જોયું આ સિંહ પણ મારાથી ડરીને ભાગી રહ્યો છે એટલે વળી એ તો રોફથી બોલો અરે સિંહ આમ ભાગીને ક્યાં જાય છે ચાલ મારી સાથે લડાઈ કર ડરપોક છે કે શું આ સાંભળીને સિંહ તો મૂછમાં હસો ને વળીએ તો આગળ ચાલવા લાગ્યો સિંહને થયું કે આ શિયાળને શું મારવું ત્યાં તો વળી શિયાળ કે અરે ડરપોક છે કે શું તારામાં તાકાત હોય તો મારી સાથે લડાઈ કર આમ કહીને શિયાળ તો સિંહને મારવા માટે સિંહની પાસે ગયો સિંહે શિયાળને સટ્ટા કરતો એક પંજો માર્યો ને તે બે ત્રણ ગડથોડિયા ખાય ને શિયાળભાઈ તો પથ્થર ઉપર પટકાણા અને ત્યાં જેના રામ રમી ગયા હો શિયાળભાઈ તો મરી ગયા તો ભાઈ આ ઘરે એની માં રાહ જોતી રહી ગઈ શિયાળની માં તો ઘરે રાહ જોતી રહી ગઈ ને શિયાળભાઈ તો મરી ગયા આમ પડછાયો જોઈને ફૂલાઈ ગયા હતા તો ભાઈ આવી હતી આ ફૂલણસી શિયાળની વાર્તા તમને બધાને મજા પડી ને તો ભાઈ નિલેશ સાહેબ પાસેથી રોજ એક વાર્તા સાંભળજો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો